પોતાના ધર્મનું ઊંધું ભાવ તો કરે તો ફરી તો ઊંધું થયું છતાં ભાવ છીએ પણ હવે નવે છતી ફેરફાર કંઈક થવું જોઈએ ઝાડો પાસે શીખીને કરીએ તો બહુ સારું ઝાડ પાસે શીખીને કરીએ તો બહુ સારું ખરી હકીકત હકીકતમાં એ રીત જ છે આ તો બધું થઈ ગયું આ દુષ્મકાળનું નિમિત્ત બન્યું છે ને બધું અને જ્યાં આગળ પોતે રહેવું પડે છે એ પોતાના નથી એ માને છે કે મારા આ બધા મારા ઘરના મારા છે આ બધું મારું છે રહેવું જોઈએ એટલે માણસને ભાવના તો રહેવી જોઈએ હા મારું છે ને મારું છે વધારે પડતું ના હોય પણ થોડુંક તો રાખવું જોઈએ નહીં એનો વાંધો નથી અમારા દુઃખ ના થાય એવું હોવું જોઈએ ઇગોઇઝમ ચોખ્ખો હોવો જોઈએ દુઃખ ના થાય એવું હોવું જોઈએ તો તમારું તમને દુઃખ નહીં થાય પછી તમે જો દુઃખ આપશો તો એના પ્રતિકારમાં દુઃખ જ આવશે તો કોઈ જીવને કિંચિત માત્ર દુઃખ આપશો એના પ્રતિકાર થયા વગર રહેવાનો આજે આપણને લાગે કે હું સુખી છું આ લોકોને દુઃખી કરીને પણ એ સુખ નથી અંતર એટલું બધું દુઃખ છે કે ન દુઃખ જ્યારથી આપણી ભાવના ફેરવીએ ત્યારથી બધો ફરે થાય છે ડેવલપ થાય ત્યાર પછી પછી ગમે ત્યાં કપડા ભરીને બધા આગા પાછા થાય તો મુશ્કેલી એમાં નથી લાગતી ને મુશ્કેલી આવતી નથી ને બહુ સમજાણું નહીં હે સમજણ ના પડી સમજ ના પડી કે છે ના સમજાય સમજાયું નહીં રોટી નથી કરતા અમુક માણસો અત્યારે થોડું થોડું પછી હજી ગયું છે પણ જ્યારે ખરેખર હતું ને ત્યારે સંસ્કારમાં કોઈને ચોરી ન કરવી જોઈએ ત્યાર પછી ઉઠી ના થાય છે ચોરી ચોરી બંધ થયા પછી મન વચન કાયાની ચોરી બંધ થયા પછી લક્ષ્મીજી હાથમાં આવે લક્ષ્મીજી આવવાનું મુખ્ય કારણ જ આ છે અટકે છે એનું કારણ જ ચોરી હવે ચોરી બંધ થયા પછી આ ઊંચી આત્મજન્મ થાય છે ગણે કઈ ચોરી કઈ કઈ ચોરી આ સ્કૂલ ચોરી પછી માનસિક ચોરી પાડે માનસિક ચોરીઓ કરે છે થી ચોરીઓ આ તો જ્યાં સુધી આ પોલીસ વાળા બીક છે ને ત્યાં સુધી છૂટ દોરીએ નથી કરતા અને બીક ના હોય તો આ જવાની બીક છે પોલીસ વાળાની બીક છે એ કઈ બંધન ના કહેવાય ખરેખર બંધન તો આપણી પાસે ગમે એટલું પડ્યું હોય પણ આપણે વિચાર કરશું ના આવે એમાં પોલીસ વાળાની જરૂર જ નથી એનું નામ સિદ્ધાંતિક કહેવાય આમને તો દસ વર્ષથી આવે છે બધા મહાત્માઓ ઔરંગાબાદ દસ વર્ષથી આવે છે એમનું બધું ઘડિયાળો ઘડિયાળો બધા ગમેતા પડી રહે છે બધા આવે છે ચોથો બસો બસો આવે છે કોઈ દાડો કોઈ વસ્તુ ચાર આનંદ ગઈ નથી કોર્ટ ન જાય એ તો પણ ના કરાય કોટ કાઢી આગા પાછા થયો અત્યારે કઈ નહીં જતું રહ્યું અને અમને દરકાર પૂછ્યું ભાઈ કઈ ઘટના નથી કારણ કે હું જાણું કે આ રફે રફે બધું આમ ખુલ્લા ખુલ્લું પડ્યું અને જાણતા હોય કોઈ ગેસ ચાલે એ બધા ઉપર દીધું અને સહેજે કોઈને દુખાઈ ના કરેલું ચોરી ના કરીએ પણ આપણી વસ્તુ કોઈ ચોરી જાય તે શું કરવું ચોરી જાય ચોરી જાય તો ભાવના આપણી આપણી નહીં જરા બગાડે છે તો જ પેલો થઈ જશે માટે ચોરાઈ જાય તાર ખુશી થયું કે આજે કઈક હતું કચરો ગયો એની જોખમદારી વધી રહ્યો છે પણ મૂળ કર્મ નો ઉદય આપણો છે એટલે આપણે ભગવે જ્ઞાનીઓ એવું કહ્યું છે કે તો એ જ દુઃખ છે અને તમને સુખ છે નિત્યાર્થના બે ભાગ એ કલ્પિત સુખ ને કલ્પિત દુઃખ પણ સરવારે તો બધું સુખ જ છે અવિનાશી સુખ છે કાયમ નું સુખ એ સમ્યક છે નિત્યાર્થ એ સુખ છે મિથ્યા એટલે રોંગ બિલીફ હું રતિલાલ છું હું આમ છું તેમ છું જે જે આપણે બધી કરીએ છીએ બધી જ રોંગ બિલીફો છે રતિલાલ તો તમારું નામ છે ખરેખર તમે કોણ છો એનું એ અસર થઈ નથી જ્યાં સુધી અનુભવ થયો નથી ભાન થયું નથી ત્યાં સુધી આપણે કોઈ ઘડિયાળ થતા અહીંયા આગળ પર આવવાનું પર મૂકેલું હોય તો આપણે ઉઠાવી દેવું કે આ કોઈ ભૂલ થઈ છે અને રેગ્યુલર તો કરવું જોઈએ આપણે હા એ તો હમણાં જ આ પરમ દિવસ રાયચુર ગયા હતા જ્યાં નથી પોતે ત્યાં એવું કહેવામાં આરોપ કર્યો પેલા તમે કોઈ કામ કર્યું છે હું કરું મેં કર્યું છે તો ગુનો આવ્યો કહેવાય એ તો બરાબર એ તો જાણે ગુનામાં આવ્યો પણ મેં એક કાર્ય કર્યું અને હું એમ કહું કે આ મેં કર્યું ત્યાં પણ હજી એ ઇગોઇઝમ છે ને કારણ કે મેં તો કર્યું નથી કરી રીતે એટલે મેં ખરી રીતે કર્યું કે આ કામ મેં કર્યું એ ઇગોઇઝમ જ છે એ ઇગોઇઝમ ગુનો ગણાય કહીએ એને નથી કહેતો કર્યું તો બે હોય પણ ખરી રીતે તો હું હું કઈ કરતો જ નથી એ તો સવારનું હતું ને થયું હું એમ માનું કે આ કોન્ટ્રાક્ટ મેં સાઈન કર્યો હકીકતમાં તો એ કોન્ટ્રાક્ટ થવાનો હતો અને કર્યો છે એમાં કંઈ બીજો બીજું કંઈ મેં નથી કર્યું પણ છતાંય હું જે માનું કે આ કોન્ટ્રાક્ટ મેં કર્યો તો એ ઇગોઇઝમ ચાર્જ કરું કે ડિસ્ચાર્જ હું એમ માનતો થઈ ગયો કે ના આ કોન્ટ્રાક્ટ તો મેં જ કર્યો શબ્દ બોલવા માટે વાત નથી ડ્રામેટિક હું મારા હણીદારોને હું ગુજરાતમાં છું એવું જો આપણને લખવાય તો ડ્રામેટિક બોલી હું મારા ભાગીદારોને કહું કે ભાઈ આ કોન્ટ્રાક્ટ તો મેં કર્યો મારા લીધે આ કોન્ટ્રાક્ટ થયો તો ઇગોઇઝમ ને મેં કર્યો બોલવાથી ઇગોઇઝમ અહમથી તો મેં કરેલો તમારે બોલવું જ પડે ને આપણે સામેથી બોલવું જ પડે મારે એમના તો પછી બહુ અહંકાર ના હોય તો એ ચાલુ નથી આપણને કે મેં ચાર સામાયિક કરી આપી આખા દિવસમાં આપડે એમને બીજા માટે મળતા હોય કે ના મળે આપણે ટેન્ડર જાહેર રાખવું જોઈએ એમાં આગ્રહ નહીં કરવો જોઈએ ટેન્ડર જાહેર રાખવું જોઈએ ભાવ હોવો જોઈએ આપણો એ જયારે સંજોગો ભેગા થાય ત્યારે મારે સત્સંગ બોલાવવાનો આ પ્રસંગ કરીએ તો બધું સમજાયું જગત છે નથી સમજાયું તદ્દન નથી આ આ કરતા બધું તમને આ પ્રસંગ કરવાથી સમજાયું ને ફોરેનર્સને સમજાય કે સમજાય નહીં એને સમજાય પણ એને બધી ભૂલી જાય સર આવરણ તરત આવી જાય ને આપણે આવરણ ભૂલી ના આવે એને તરત જ આવરણ આવી જાય પાણી લાવે બેંગ્લોર નું બધું યાદ આવે ને બધું હા એ તમારા બેન મોટા તમારા નહીં બધા ગણે છે એ કે બહુ મગજમાં બધા બધા નાણાને કાળું નાણું કહેવાતું નથી બધા નાણાને કઈ કાળું નાણું કહેવાતું નથી કારણ કે સમાજમાં જે રીતે વ્યવહાર ચાલતો હોય એ વ્યવહારને એડજસ્ટ કરવો પડે બરાબર ને હું પણ મારું પણ એ જ ધ્યાન છે સમાજની બહાર ચાલ્યા તો એ કાળું નાણું સમજ ને ખરેખર કાળું નાણું ખરેખર કોને કહેવાય છે આ સામાજિક વ્યવહારમાં કાળું વાળું કહેવાનું એ ભાવાર્થ બધા લોકોને આવું સમજાય છે સમાજમાં જે ભાવ ચાલતા હોય બધા ભાવ એ બધા ભાવને આપણે એને કાળું એનો કા ભાવ ના કહેવાય કા બધા ના પણ જે માણસને દસ રૂપિયે મારા લોખંડનું કારખાનું હતું નાઇન્ટીન ફોર્ટી થ્રી ફોર્ટી ફોરમાં બિટકો એન્જિનિયરિંગ કંપની બરોડામાંથી તે અમારા અમારા ભાગીદાર બે જણે કરેલું એ બધું લોખંડ બધું ગવર્મેન્ટ આપે કંટ્રોલ ભાવથી હવે કંટ્રોલ ભાવથી આવે આ તો મારો દાખલો તમે બતાવો એટલે તમે સમજી જાઓ કાળું નોણો કેને કહેવાય જય સચિદામ એટલે શંકરભાઈ ને આપવાનું કહ્યું કંટ્રોલનો માલ અને અમને આપેલો મગરભાઈને વહેંચવા માટે આપવાનું કરેલું અમને જતા કારખાના માટે આપવાનું કરેલું માલ જરા વધારે આવે ઘણો માલ આવી પડે હવે આપણે પૈસા ગોતી જઈએ પેલા માલ ભૂસને પડી ગયો આવો આવું જરા નજીક આવો આવો પૈસામાં ગોતે છે એટલે પૈસા છૂટા કરવા માટે આપણે કંઈ કરવું પડે ને આનું કંઈ એટલે પેલા પૂછવા આવનારા શું કે કે બહાર બજારમાં તેત્રીસ રૂપિયા ભાવ ચાલે છે તેત્રીસ હા અમારે અગિયારમાં પડ્યું ભાઈ એટલે મને અંદર દંડ લાગે કે ના આપણાથી આવો કાળો બજાર થાય નહીં આપણે અગિયારના પેઢી લેવા એ ખોટું કહેવાય પણ પેલા દલાલો શું સમજાવે તમને તમે અમારી પાસે દયા કરો કે છે મારો ખર્ચ નીકળે ઘેર ખર્ચ નીકળે એટલે આપ જે ભાવ આપો એટલે આપો તેમાંથી હું ફસાયો હું પચીસ રૂપિયા પેલા દારૂ ને આપું અને દલાલ તેત્રી લઈ લે પાછું આપણે મતી પહોંચેલી લઈ જઈ હું જાણું કે આપ દરાને બીજાને ખર્ચ નીકળે છે એને એને ખર્ચ નીકળે પણ એના ખર્ચ નીકળવાની પાસે પબ્લિકને શું થયું એ હું અગિયારના તેર કરતો હતો એ બધો કાળો બધા એવા કેટલાક લોકોને લાયસન્સ હોય છે બીજું હોય છે ત્રીજું હોય છે એ બધા દુરુપયોગ બધા કાળો કહેવાય અને કે બાંધેલો ભાવ બાંધેલો ભાવ બાવીસ રૂપિયા છે કે ધારો કે બાંધેલો ભાવ બાવીસ રૂપિયાનો છે બાંધેલો કોઈ વસ્તુનો ભાવ બાવીસ રૂપિયા છે મને બાવીસ હું વેપાર કરું બાવીસ માં મળતું નથી હું ત્રીસ માં લઉં ત્રીસ માં વેચું છું એનું કહે એ તો તમારે તો ઘરાકે વાંધો ના ઉઠાવે અને આપનારા વાંધો ના ઉઠાવે સમજે ને કાયદામાં તો ગુનેગાર છું તમે બ્લેકમાં બ્લેકમાં આપો એ સામાજિક વ્યવહાર પણ કાયદામાં તો ગુનો છે સરકારે ગુનો ગણાય સરકાર સરકારને ગેરહાજર સરકારે અંતરખાને સમજે સમજે છે પણ શું કરે પણ આવું કંઈક કરનાર ગુનો ના ગણે પછી બધું ઉડી જાય આપણે સમજીએ ને કે આપડે આમાં આપડે હાજરી નથી આ કાળો મજા કે મારી પાસે કાળું નાણું બે એક લાખ રૂપિયા આવ્યું છે તમારા ભાગીદારી મારે એટલે પછી મને તો વિચારો નહીં આવા કાળા બજાર કરવું કે આવું કોઈને દુઃખ લેવું કે આવું કંઈક પૈસા ભેગા કરવા એવી ભાવના નહીં છતાં આવી ગયો કે પછી પછી કહેવા માંડ્યું બધું નામ રોમે રોમે કહેવા માંડ્યું અમે ત્યાં આગળ દક્ષિણમાં થતે રાવણપુર સ્ટેટમાં એલએફટીમાં ઓફિસ કાઢી ફ્રૂટ મરી અને એ બધું મોટી હેડ ઓફિસમાં કાઢી અને તેમજ બધો ખર્ચા ચાલે બધું ચાલે એટલે રાખો ત્યારે માલ બધો ભરાય હવે આ રકમ ત્યાં મોકલાય તે રકમ બધી જ્યારે દૂરધાણી થઈ ત્યારે મને શાંતિ મળી એટલે છેલ્લી રકમ જ્યારે મોકલવાની થઈ ત્યારે મેં મારા ભાગીદારને કહ્યું ન તો આ રકમ પાછી આપવાની નથી છતાં હું મોકલું છું પણ તમે જ્યારે આ રકમ જતી રહે તો તમે ધીરજ રાખજો શું કહ્યું આ રકમ તમારે એમને શું લખ્યું હતું કે આટલી રકમ મોકલો વધારે રકમ નથી છે ત્યારે બેતાલીસ સાલમાં ચૌદ હજાર રૂપિયા રકમ છેલ્લી એમને માગણી કરી મેં કહ્યું મને કહે કે આ ચૌદ હજાર રૂપિયા આવશે તો ફરી ધંધો ફરી ચાલુ છે પાંચ પચાસ હજાર મળી જાય એવું છે ધીમે ધીમે એટલે મેં એમને કહ્યું કે આ ચૌદ હજાર આવવાના નથી પાછા નથી આવવાના છતાં હું મોકલું છું છતાં છતાં તમે જો જતા રહે તો ધીરજ કરજો નહીં અને પાછા આવો વહેલી તકે આવે જયારે એવું બન્યું એટલે અમારા ભાગીદારે અહીંયા આવીને મને કહ્યું કે આ આ રકમ તો મારા ખાતે જ નાખી દો હું આવું બીજા કોઈ ભાગીદાર પાસે બોલતો નહીં મને બીજો ભાગીદાર જ નાખી દે હું તો જાણતો હતો કે આ જવાનું છે એનું શું સમજો ને એટલે એ એ કાળા બજાર નાનું ગયું ત્યારથી જ મને શાંતિ થઈ શાંતિ નથી અશાંતિ બહુ છે ત્યાર પછી અમે બંધ કરી દીધું પછી સિમેન્ટ એક થેલી ઓછી નાખવી નહીં સળીઓ ઓછો રાખવાની ગરમીમાં અત્યારે રાખતો કનોઈ અમારે જરૂરિયાત ચીજ હોય તે શું કરે એટલે લાગવું પડે હા અરે ખોટા બિલે લાવવા પડે પછી ઇન્ટરનેટ દેખાડવા પડે અરે સાહેબ માલ સગવડ ઓછો રહે છે ને અકળતા સાહેબોને ના ચાપી પોણા લાખ રૂપિયા બિલ આપણે તો અહીંયા આગળ છે પૈસા આપવાના હોય એવું બધું પેમેન્ટ કરવાનું હોય અને પેલો બિલ રખડાયા કરતો હોય તો આપણે બધે જાણીએ મનામાં પાંચસો રૂપિયા આપીને થતું બિલ લઈ લો ને એ સાચું કે ખોટું હે એ કરવું એ સાચું કે ખોટું એ કરવું જોઈએ કે ન કરવું જોઈએ કરવું સાચું કે ખોટું એવું કરવું જોઈએ કે ના એડજસ્ટ થવું જોઈએ એડજસ્ટ થવું જોઈએ તમે એનો દુરુપયોગ કરવા માટે પૈસા આપો એ આપણે હાથે આપણે કયા લાગે આનો દુરુપયોગ કરી રહ્યા છે આ તો આપણને વ્યવહાર સુવાય કરવા માટે આ સમજમાં આવી ગયો વ્યવહારનો સુવાય તો કરવો જ જોઈએ રસીલાલજી કરવો જોઈએ ને વ્યવહારનો સુવાય શું બિઝનેસ આપનાર રસીલાલજી મને આવું પૂછે લોકો કે તમારા વ્યવહારમાં તમે આ ત્યાં આગળ શું તમે કરોગેને પરવાનગી આપી છે મેં કહ્યું પૈસા આપીને કાઢી લેવું કહ્યું શું કહ્યું પથ્થર નીચે આ થયો ને આપણે પૈસા આપીને એની પાસે ખોટું લખાવી દઈએ અને ગવર્મેન્ટને દગો કરીએ એ ન હોવું એ ગવર્મેન્ટના ઓફિસરો કે પાછા કે ઘણું એવું તમે પાંચ એક હજાર રૂપિયાનું દસ હજાર રૂપિયા લખેલું તો મને બે એક હજાર રૂપિયા આલો તે કરું મને ક્યાંક ના કીધું અમારે જોઈતા નથી પાણી લાવો ભરી પીએ બાઈક ઓછું થાય બીજી વખતે ઓછું થાય ચોથી વખતે ઓછું થાય પાંચમી વખત પણ બિલકુલ બાઈક થતું બંધ થઈ જાય આવરણ આવ્યા કરે જેમ જેમ કરતું ગયું તેમ આવરણ આવતું જાય આવરણ આવે એટલે બાઈક થતું બંધ થઈ જાય એ રીતે આ જગત આવરણથી બધું આ જગત બેભાન પણ આમાં ચાલી રહ્યું છે મનુષ્યોને શાસ્ત્રકારોએ શું લખ્યું છે કે ઉઘાડી વાંખે ઊંઘે છે મનુષ્યો ઉઘાડી વાંખો એ બધા ઊંઘે છે કે થોડા ઘણા તક ના બધા એમાં કોઈ જાગ્રત થયા તે સાચા કે છે ઉગાડી વાળા ઉગે છે ઉગે છે આ લોકો ખોટું કહેતા હશે તમને કેમ લાગે કારણ કે પોતાના હિતાહિતનો વિચાર કર્યો નથી પરભોગમાં પરલોકમાં મારું શું થશે આ લોકો પૂરતી જ બંધ કરી કર્યા કે પરલોકનો વિચાર જ નથી કરતો જવાનું છે નક્કી પરલોકમાં પણ એનો હિતાહિતનો વિચાર વધારે કરતો નથી પોતાનો અહિત કર્યા કરે છે ભૂચો જ પાડ્યા કરે છે ભૂચો પડીને અહીંથી જતી વખતે નાના નીકાળે તારું નામ પણ જે બેંક બેલેન્સ છે બંગલા છે એ બધું ભૂતળની જપ્તીમાં જતા રહે છે આ બીજું બધું ક્રિયા બધી માત્ર ફરજિયાત મન વચન કાયમ વ્યવહાર વેપાર છે બધો મનો વેપાર વાણી વેપાર અને કાય વેપાર બધું જ ફરજિયાત આ ત્રણ વેપારો ફરજિયાત છે એને મરજિયાત માને છે આપણને ગમતું હોય તે સારું મેં મારી મરજીથી કર્યું અને ના ગમતું હોય મારે નતું કરવું થઈ ગયું એમ ભેદ પાડે છે બધા એવું નથી લાગતું ભેદ પાડે જેવું ત્યાં સુધી બરાબર છે ત્યાં સુધી તો જાણે બરાબર છે હા કંઈ સારું થઈ ગયું હોય તો આપણને એમ લાગે કે ભાઈ આ મેં કીધું હતું આ કરો થઈ ગયું અને ખોટું થયું કે ભાઈ મારે નહોતું કરવું ને તમે કીધું છે બરાબર છે ત્યાં સુધી તો બધું ફરજિયાત છે ત્યાં ઠીક છે પણ ફરજિયાતનું કાંઈ અંગ આવવું જોઈએ ને ત્યારે નહીં તો પછી એમ જ ચાલ્યા કરે આપણે કંઈ કરવાનું જ નથી પણ કે ફરજિયાતનું કંઈક આમ તો આવવું જોઈએ ને તમારી તમે મને અહીં મરજી શું છે કે આપણે આ જ્ઞાનને પૂરેપૂરું સમજી લઈએ મોક્ષે જવાના જ્ઞાનને આપણે સમજી લઈએ એ તમારી મરજી છે એ મરજી તમારી સાથે એટલો ભાગ મરજિયાત છે અંદરનો ભાગ આ તો બધું બન્યું એ ફરજિયાત હતું એને અમે વ્યવસ્થિત કહીએ મધ્યાત્મ અને મધ્યાત્મય અંદર રહ્યું છે જગત મધ્યાત્મ પડેલું નથી લોકો ફરજિયાતને જ મધ્યાત માને છે એટલે મૂળ ફરજિયાત મૂળ જે મધ્યાત છે તે રહી જાય છે હજી થોડું વધારે સ્પષ્ટીકરણ થાય તો ફિલોસોફી જૈનની આખી ફિલોસોફી જૈનની છે આપનું જ્ઞાન કયું જાતિ સ્મરણ જ્ઞાન છે આપનું જાતિ સ્મરણ જ્ઞાન છે ના બેન જાતિ મને તો પછી જાતિ સ્મરણ એવું જ્ઞાન નથી મારું જ્ઞાન આત્મજ્ઞાન છે સમજ મને બીજું કોઈ જ્ઞાન નથી છે નહીં આત્મા શું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 એટલે શું કહેવાય જેને બધું પૂછાય હું તો મારો બધા અડતાલીસ કહેવાનો ભાવ છું નંબર હોય એટલે તમને પછી ખાતરી થાય કે મારે કંઈ પૂછવું હોય બધું પૂછાય તમારે જે પૂછવું હોય પૂછવામાં વાંધો નથી તમે જે વિચાર આવે ધર્મ સંબંધી પૂછવું કે કોઈ આપણે તકલીફ હોય એના માટે પૂછવું કે શું પૂછવું આ ભટકવાનું જો પસંદ પડતો હોય તો તકલીફ નહીં પૂછો અને મોક્ષમાં જવું હોય તો મોક્ષ ની વાત પૂછો ને પૂછવા જોઈએ ચીજ છે આ તો ભટકવાનું છે મોક્ષમાં જવા માટે શું કરવું જોઈએ મોક્ષમાં જવા માટે જવા માટે આપણે કોણ છે એની તપાસ કરવી જોઈએ શું નામ છે અત્યારે સરોજન ખરેખર તમે એ છેલ્લો મત છે જો મોક્ષમાં જવા માટે છેલ્લા છે વૈષ્ણવ નો મત જવાની વાતો કરે છે એ વિતરાગતાને જ એક્સેપ્ટ કર્યું છે પણ વિતરાગો તીર્થંકરો થઈ ગયા એટલે ઉઘાડી દીવા જેવી વાત પણ જૈન અત્યારે કોઈ રહ્યો છે એવું તમને લાગે છે ક્યાં આગળ છે જૈન મને એકાદ દેખાડો જૈન આપની દ્રષ્ટિએ એક જૈન નથી મને નથી તો પછી એક વૈષ્ણવ હોય ને તો પછી એક વૈષ્ણવ પણ વૈષ્ણવ નહીં નામ જૈન નામ જૈન નામ નામ જૈન ખરેખર દઈ નહીં પડશે ભગવાને તો બરોબર લખેલું છે મનુષ્ય પણ શેનાથી જાય તે તમને તમને કોઈ તમને કોઈ ગા કે ગા દે તો તમને મહી શું થાય છે અસર એ મને કહો શું થાય અસર થાય જે થાય છે અને રૌદ્રજા નું ફળ નર્ક રૌદ્રજ્ઞાન ખરાબ વિચાર આવે એ તો રૌદ્ર ધ્યાન કહેવાય ખરાબ પોતાના જ વિચારો બગડે તો આર્ત ધ્યાન કહેવાય તમે નોંધ કરી ને એ આર્ત ધ્યાન નું આ જીવન વ્યક્તિ છે મુશ્કેલ છે ભાઈ મનુષ્ય પણ મળ્યું ને ઘણી પુણ્ય રાશિ એકઠી થઈ ત્યારે મનુષ્ય મનુષ્ય પણ મળ્યું ને મનુષ્ય પણ મળ્યું તો જવાબ આપ્યું છે એવું આ દુષમ કાળનું તમે સમજો વિચારો જૈન ખરો જૈન ક્યારે કહેવાય કે મહિનામાં એક જ દાડો પ્લેસ થાય બહુ શાસ્ત્રી દેશના માટે બહુ સાથ છે દેશ ઉભો ન થાય એટલા માટે બધા આવીને ઉતારશે કેવું મહિનામાં એકાદ દાડો પ્લેસ થાય અને કરકસર કરે ઇકોનોમી કરીને પ્લેસ કરે તો તો જાણીએ કે જઈને છે આ તો પ્લેસ તો ભાઈ દસ હજાર પંદર પંદર વખત મહિનામાં થઈ જાય છે બેન કે છે કે આપ આપ ગમે જઈને એકે નથી એવું આપ કહો છો તો આપણે સાધુ સાધુઓ બધા ઘણા સારી કરણી વાળા છે તો એમને આપણે ગમે જઈને ના કહેવાય એવું છે ને નામ જૈન છે જૈન નથી એવું નથી કેતો નામ જૈન છે અને સ્થાપના જૈન છે બીજું શું છે જૈન તો કોને કહેવાય ભાવ જૈન હોય તેને જૈન કહેવાય ભાવ જૈન લાવો દેખાડો કોઈ એક પણ માણસ મને ભાવ જૈન વાળો દેખાડો ભાવ જૈન તો કેવો હોય પરમાત્મા જેવો હોય કેવો ભગવાન ઉપરથી આવ્યો હોય એવો દેખાય એવા છે તમે તમે ચારિત્ર જેને ને છે શું કહ્યું છે કે અમને ચારિત્ર લીધું ખબર જ નથી આ સાચો હીરો છે ખોટો હીરો છે પોતે એમ જાણે સરકાર દેખે એટલે બધો હીરો માની લે જવું નથી ભગવાને બધી વ્યાખ્યા કરી છે ચારિત્ર કોને કહેવાય કુચારિત્ર કોને કહેવાય સુચારિત્ર કોને કહેવાય સુચારિત્ર આત્માના પ્રતિબિંબ સમ્યક સિવાય સુચારિત્ર હોય શકે નહીં અને મિથ્યાત્વમાં સુચારિત્ર હોય શકે નહીં મિથ્યાત્વ છે ત્યાં સુધી બધા સુચારિત્ર છે એને બાળ તપ કર્યું છે ભગવાને બાળકો તપ કરે અજ્ઞાન તપ કર્યું છે પણ સંસારી કરતા ચારિત્ર લે એ લેવું ના લેવું નહીં એ ચારિત્ર લેવું ના લેવું તમારા હાથમાં જ નથી એવું નહીં છે તમારા તમારા હાથની સત્તા જ નથી એ ઉદય કરવું છે અને પછી ચારિત્ર લઈને પછી કે મેં ચારિત્ર લીધું કે એનો ગર્વ રક્ષા કરશે છોટું તો બંધન બંધાય છે ગળે ફાંસી પહેરે ચારિત્ર ઉદય ઉદય તમે એને ચારિત્ર ભાઈ અને પછી કે મેં ચારિત્ર લીધું આ છોડ્યું તે છોડ્યું એમ કરે એને ગર્વ રસથી આ ફાંસી બંધાય છે ઝઘડા સાચી વસ્તુ જાણવા આ કામ છે બધાનું તમે જે જૈન ને જૈન માનો છો ને તેના કરતા હું ઊંચા જૈન તરીકે માનું છું પણ હું એને નામ જૈન કરું છતાં હું એને નામ જૈન કરું ત્યાંથી સમજાય છે ને કારણ કે દૈન જૈનામાં દૈનના ગુણો હોવા જોઈએ જમાનામાં કોઈ દ્રવ્ય જૈન નથી એમ આપણે કેવી રીતે દ્રવ્ય જૈન દ્રવ્ય જૈન એ શું છે એને જાણો તમે દ્રવ્ય જૈનની વ્યાખ્યા દ્રવ્ય જૈન કોને કહેવાય તો આ દ્રવ્ય જૈન તો છે પણ નામ જૈન ના દ્રવ્ય જૈન છે શું છે આ દ્રવ્ય નામ જૈન નું દ્રવ્ય જૈન છે એટલે લપસતું છે લિપ્ત થતું છે જૈન તો ઊંચે ચડતો નિરંતર ઉદ્ર ગતિમાં જ હોય એના વિચારો ઉદ્ર ગમન ના હોય અને કર્મ તો ન બંધાય એટલી બહુ જાગૃતિ રાખે દૈવ કોને કહેવાય કર્મની જાગૃતિ બહુ હોય આ તો ઘડીએ આપે કર્મ બને જાગૃતિ માટે ચારિત્ર છે હે જાગૃતિ માટે ચારિત્ર છે હા જાગૃતિ માટે જ ચારિત્ર પણ જાગૃતિ વધે તો કામને એક જ બાજુની જાગૃતિ વધે અને આત્માની જાગૃતિ વધે એનું કામનું શું એ પાછો આ દાદાથી કેવી મેં આટલો ત્યાગ કર્યો આટલો ત્યાગ કર્યો એટલે અહંકાર એ વધતો જાય દાદા એવું ના ભગવાન આવું નથી કહ્યું બધા આત્મસંસ્થા ન હોય બધા આત્મસંસ્થા ન હોય બધા બધા દુશ્મન ને પણ લોકદાયી ના થાય એવા હોય હોય ખરા ઢોરમાં અને દસ પછી જપ તપ કરે બધા ધર્મ કહેવાય એમાં એના ધર્મ તો કહેવાય નહીં બધા ધર્મ એટલે શુભ ઉપયોગ શુભ ઉપયોગ આત્માનો શુભ ઉપયોગ અને આપણે સિદ્ધાર્થમાં જો કરીએ રિયલ રિલેટિવ તો શુદ્ધ ઉપયોગ કરાય શુદ્ધ ઉપયોગ અને કર્મ બંધાય નહીં શુભ ઉપયોગમાં બંધાય હા શુભ બંધાય પુણ્ય બંધાય ઘણા સારા બધા ફોરેન વાળા બધા આવું બધું ઉતારી અને લઈ ગયેલા કલાક કલાક દોઢ દોઢ કલાક બેસે બધા ઘરના જ્ઞાની પુરુષ બધી રીતે બોલે હરેક બાબત બધા જે ભય ભય સ્થાનો તે બતાવી દે જેટલા ભય સ્થાન તે બતાવી દે અને નિર્ભય સ્થાન કયું તે બતાવી દે એટલે છોકરી બધી સમજ સમજના આધારે આ આપણું મનુષ્યપણ લૂટી જાય છે મનુષ્યપણ જ આપણું લૂટી જાય સમજાવજો આપણે ચાર વેદ પૂરા થાય ત્યારે વેદ વિચાર બોલે છે this is not there this is not there this is not આત્મા ભણ સુધી આત્મા જુઓ વિજ્ઞાન અમને ફક્ત ચાર એક દ્રવ્યાનું એટલો ઉદાહરણ મૂકેલું દ્રવ્યાનું કે આત્મા શું વસ્તુ છે વસ્તુ સ્વરૂપે અને બીજી કઈ કઈ વસ્તુ હશે તે બધી એ ઘડિયાળમાંથી શબ્દોથી મુકાય એટલું શબ્દો બીજી રીતે વર્ણન થાય ને અલગ કરીએ છે આપમાં અવર્ણનીય છે એટલે ફક્ત અનુભવ જ ન તમને વસ્તુ છે એ વર્ણન કરી શકાય એ શબ્દો વર્ણન ત્યારે એટલે જેટલું શબ્દોથી મુકાય એટલી કલાકપૂર્વક પતાવી દીધું છે વિતરાપુર એ લોકો આ ફર્સ્ટ ડેવલપમેન્ટ છે એટલે એના આધારે આપણે જુદું આ બે બંને ધર્મો બંને એવડે જ આપેલા બંને એવડે જ આપે બે એવડે જ બીજા બે જુદા જુદા કેમ આપ્યા જયારે અમુક જીવન આપતા આ જ કરવું જોઈએ એ ચંદ્ર પૂર્ણ કરી દે તે તારા આઉટ ભગવાન અકર્તા છે એવું ભાન થવું એ તો બહુ મુશ્કેલ વસ્તુ એ બુદ્ધિ પહોંચવી એ બહુ મુશ્કેલ વસ્તુ છે ભગવાનના જગતમાં નથી એ બુદ્ધિ પહોંચવી બહુ મુશ્કેલ એને પહોંચે નહીં એટલે પછી એ જૈન ધર્મ એ લોકો નાસ્તિક વાત નાસ્તિક સગુણ રજગુણ તમગુણ એ ત્રણનું જ વર્ણન છે બ્રહ્માવીશ મનાવીશ પણ બહુ આમ સાધન માર્ગ બહુ સુંદર આત્મા સિવાય બીજું બધું વિકલ્પ છે તો બધું એ વિકલ્પ માર્ગ છે ને આ જગનું વિકલ્પ માર્ગ છે વિકલ્પોમાંથી વિકલ્પ થવા છે પણ પેલા વિકલ્પ કરતા અશુદ્ધ વિકલ્પ છે એના કરતા શુદ્ધ વિકલ્પ એના કરતા શુદ્ધ વિકલ્પ એના કરતા કરતા નહીં વિકલ્પ મુસ્લિમોને એના એના હિસાબે બરોબર છે મુસ્લિમો જે આપણને કાગળ છે એમાં ખોટું નથી એ આપણને કાગળ છે ખોટું નથી કારણ કે એમના સ્ટેન્ડર્ડની બહાર કૂદીને કોઈ ગયો તો ના ત્યાં સ્ટેન્ડર્ડનો રહે ના બહારનો આપ્યા છે બે બાજુ ટકી જાય એટલે ભયસ્થાન બતાવેલું કાફર ઓછું મુસ્લિમ ધર્મ નો ખાસ ખ્યાલ નથી